हिंता संतान हंतारो यस्पादाम्बुजरेणव स्वीयानां सान्निचाचार्यां नमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय तत्स्वरं मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीश्री लीलाक्षीराभिषाणि चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च षट्भिर्विराजते असौ पञ्चदारतमे श्रीमद भागवत के रतिरासा तीन सात अठारह अठारह श्लोक में निरूपित भजनानंद की उपलब्धि उपलब्धि के काज आत्म सम, समर्पणादि साधनन को निरूपण अतस्तदनुरोधेन प्रतिरासो यथा भवेत् तदर्थं वर्णं कार्यं श्रीगो श्रीगोपाल महामहो मनोः महामनो यत्सेवया भग भगवतः रतिरासो भवेत् શ્લોકમાં ગુરુ સેવાને અત્યુપયોગી કહી કહી છે તેથી ગુરુની આજ્ઞા અનુસાર જેમ રતિરાસ રૂપ ભજનાનંદ સિદ્ધ થાય તે માટે ગોપાલ મંત્ર અથવા પરિવૃઢાષ્ટક સ્તોત્રનું નિત્ય અનુસંધાન કરવું આના પહેલા જે નિરૂપણ થયું છે એનું અનુસંધાન લઈને આગળ વધો વિષય આગળ ચાલ્યો હા એટલે ગુરુને જે બધું માનવાનું એવું આગળ કહ્યું એટલે ગુરુ આ શ્લોકમાં એવું કહ્યું છે કે ગુરુ ગુરુ કેવા છે તે જ ભક્ત્યોપયોગી કહી છે ભક્તિના ઉપયોગી છે તે ગુરુ સેવા કરીએ તો તે ભક્તિના ઉપયોગી સેવા કહેવાય છે તેથી ગુરુની આજ્ઞા અનુસાર જેમ રતિરાસ રૂપ ભજનાનંદ સિદ્ધ થાય તે માટે ગોપાલ મંત્ર સ્વ પરિવડાષ્ટક સ્તોત્રનું નિત્ય અનુસરણ અનુસંધાન કરવું એટલે આવી રીતે ગુરુ ગુરુની આજ્ઞાના અનુસાર ધતિરાસ ધતિરાસ રતિ એટલે પ્રેમ પ્રેમ રૂપ પ્રેમ પ્રેમ લક્ષણા ભક્તિ છે એનો અહીંયા મુખ્ય સંદર્ભ છે પ્રભુની અંદર પ્રેમ સિદ્ધ થાય તે માટે તે માટે જે ભજનાનંદ સિદ્ધ થાય તે માટે ગોપાલ હા તો આ બધી આ બધી વસ્તુઓની સિદ્ધિના માટે આપણે ગોપાલ મંત્રની દીક્ષા અથવા તો પરિવૃઢાસ્તક સ્તોત્રનું નિત્ય અનુસંધાન કરવું જોઈએ આ વિષયમાં ખાસ એ ધ્યાનમાં લેવું જોઈએ કે સાધન દીપિકા ગ્રંથમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર કે બ્રહ્મ સંબંધ મંત્ર એનો સંદર્ભ ક્યાંય નથી પણ શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાય જે પ્રાચીન સમયથી ચાલ્યો આવતો હતો એ વિષ્ણુ સ્વામી સંપ્રદાયની મંત્રની જે દીક્ષા છે ગોપાલમાં એનો વારસો પણ શ્રી મહાપ્રભુજી સ્વીકાર્યો ઉપરાંત પ્રભુની આજ્ઞાથી મારી માર્ગીએ સ્વતંત્ર એક સંપ્રદાયની પ્રણાલી પણ શ્રી મહાપ્રભુજીએ શરૂ કર્યો અને બ્રાહ્મણ હોવાના અર્થમાં વર્ણાશ્રમની પરંપરા અનુસાર બ્રાહ્મણો જન્મના ગુરુ એ દૃષ્ટિથી એક ગુરુત્વ વર્ણાશ્રમ ધર્મના સંદર્ભમાં પણ શ્રી મહાપ્રભુજીનું છે એટલે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આપણને ત્રણ પ્રણાલી જોવા મળે એક સાથે એક સ્ટેટસ શ્રી મહાપ્રભુજીનો વૈદિક બ્રાહ્મણ તરીકેનું વૈદિક બ્રાહ્મણ પરંપરામાં શાસ્ત્ર એમ કે છે કે જાયમાનો વૈ બ્રાહ્મણ ત્રિભિર ઋણવા જાયતે પ્રત્યેક જન્મનારો બ્રાહ્મણ એના ઉપર ત્રણ ઋણ હોય છે દેવ ઋષિ અને પિતરો પિતરોનું ઋણ છે શ્રાદ્ધ તર્પણથી ચૂકતે થાય દેવ ઋણ છે દેવારાધનથી અથવા યજ્ઞથી અને ઋષિઓનું ઋણ છે એ વેદાધ્યયન અને એનું અધ્યાપન કરાવવાથી સ્વયં અધ્યયન કર્યા પછી એ અધીત વેદ છે એનું કોઈ શિષ્યને જ્યાં સુધી આપણે અધ્યાપન ન કરાવી દઈએ ત્યાં સુધી એ ઋણ બ્રાહ્મણના માથે રહે છે જો વેદાધ્યયન સંપૂર્ણ કર્યું હોય પણ કરાવ્યું ન હોય તો એ બ્રાહ્મણ મુક્તિનો અધિકારી નથી હોતો એનું બ્રાહ્મણત્વ અધૂરું રહે છે એટલે બ્રાહ્મણ જે છે એનું આચાર્ય તો ત્યારે સિદ્ધ થાય કે જે વખતે વેદનો અધ્યાપન એ બીજાને કરાવી દે એક આચાર્યત્વ કે ગુરુત્વ બ્રાહ્મણની અંદર દરેકની અંદર હોય છે એ દ્રષ્ટિથી શ્રી મહાપ્રભુજી ગુરુ છે બીજું મહાપ્રભુજીની પોતાની જે કુલ પરંપરા હતી લક્ષ્મણ ભટ્ટજીની એમાં પણ ગોપાલોપાસના કુલ પરંપરાથી ચાલતી હશે જે શાસ્ત્રીય વૈષ્ણવ સંપ્રદાય છે એની પરંપરા હતી શ્રી મહાપ્રભુજી ને પ્રભુએ આજ્ઞા કરી અને સ્વતંત્ર પુષ્ટિભક્તિ સંપ્રદાય આપે પ્રવર્તિત કર્યો એના પહેલા પણ મહાપ્રભુજીના કુલમાં પરંપરા હતી વૈષ્ણવ ઉપાસના હતી એ જે ઉપાસના હતી જેને આપણે મર્યાદા માર્ગ કહીએ છીએ મર્યાદા માર્ગી વૈષ્ણવ ઉપાસનાની પરંપરા હતી એ જ પરંપરામાં શ્રી મહાપ્રભુજીએ વિષ્ણુ સ્વામી સંપ્રદાયનો વારસો પણ લીધો વિષ્ણુ સ્વામી સંપ્રદાયના જે તે અંતિમ કોઈ વારસદાર હશે એમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે આ સંપ્રદાયનો લોપ થઈ જશે તો આપ એ સંપ્રદાયની જવાબદારી સંભાળો એટલે એ દીક્ષા પણ શ્રી મહાપ્રભુજીએ ગ્રહણ કરી અને જે એ સંપ્રદાયના અનુસારી ઠાકોરજીની સેવા પૂજા કરવા માટે ઈચ્છુક હોય એમને મંત્રની દીક્ષા આપતા હતા એ અરસામાં શ્રી મહાપ્રભુજીને પ્રભુની આજ્ઞાથી બ્રહ્મસંબંધ મંત્ર આપે આપ્યો તે પછીથી શ્રી મહાપ્રભુજીએ સ્વતંત્ર પુષ્ટિભક્તિ સંપ્રદાય એની પણ એક પ્રણાલી પ્રવર્તિત કરી એટલે શ્રી મહાપ્રભુજીમાં આપણને ત્રણ એક સાથે ગુરુત્વ કે આચાર્યત્વ આપણને જોવા મળે છે એક વૈદિક પરંપરાનું બીજું શાસ્ત્રીય ઉપાસના વૈષ્ણવ સંપ્રદાયના અનુસારી અને ત્રીજું સ્વતંત્ર પુષ્ટિભક્તિ માર્ગ એટલે શ્રી બાપરુજીના ઉપદેશમાં પણ આપણને ત્રણેય વસ્તુ જોવા મળે છે જેમ શ્રી બાપરુજી ભક્તિવર્જીની ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બીજ દાડે પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વ સ્વધર્મતા સ્વધર્મનું આચરણ કરતા કરતા ધર્મા ભગવત સેવા કરવી એમાં સ્વધર્મનો અર્થ પોતાના વર્ણ આશ્રમ ધર્મ જેની અંતર્ગત અગ્નિહોત્રાદી વૈદિક કર્મ સંધ્યા જપ વગેરે સુરત સંસ્કાર એ બધા માર્ગ કર્મ એ બધું સ્વધર્મની અંતર્ગત આવે છે જે વર્ણાશ્રમી છે એ પરંપરામાં એને પોતાના વર્ણાશ્રમ ધર્મને છોડવા નહીં એનું પાલન કરતા કરતા વધારામાં વૈષ્ણવ ધર્મનું પાલન કરવું આ એક પ્રક્રિયા છે હવે એમાં જ કોઈ વર્ણાશ્રમી એવો છે કે જેની પરંપરામાં શાસ્ત્રીય વૈષ્ણવ સંપ્રદાયની પણ કોઈ એક પરંપરા ચાલી આવી રહી હોય જેમ લક્ષ્મણ લક્ષ્મણભટ્ટજીના કુલમાં એ ચાલી આવ્યું તો એ વ્યક્તિ વર્ણાશ્રમ ધર્મનું પાલન પણ કરે સાથે સાથે મર્યાદા ભક્તિ કે ઉપાસના છે એની વિધિથી ઠાકોરજીની પૂજા આદિ પણ કરે તે ઉપરાંત હજી કોઈને એમ થાય કે નહીં મારે સ્વતંત્ર પુષ્ટિ સંપ્રદાયને પણ અનુસરવું છે તો એ બંને પરંપરાના ઉપરાંત એક ત્રીજું એ વૈષ્ણવ ધર્મને વૃત્તિ માર્ગને અનુસરીને પણ કરી શકે છે આમ ત્રણ વસ્તુ આવે છે મહાપ્રભુજી આ ત્રણેયને અનુસરતા હતા અગ્નિહોત્રાદી પણ યથા અવસર કરતા નિત્ય શાલિગ્રામજીનું અર્ચન તાંત્રિક વિધિથી કરતા શાસ્ત્રીય પરંપરા અનુસાર જે શાલિગ્રામજીને આપ કંઠમાં ધારણ કરતા અને પુષ્ટિ અનુસાર નવનીત પ્રિયજી તો આપણે ત્યાં વિરાજ્યા જતા તે જ રીતે મહાપ્રભુજીના પૂર્વજોની પરંપરામાંથી મુકુંદરાયજી પણ મહાપ્રભુજીના માથે પધાર્યા તો એ પુષ્ટિ માર્ગના અનુસાર એમની સેવાનો ક્રમ આ જે ત્રણેય પ્રણાલી છે એ મહાપ્રભુજીના કુલમાં આજ દિવસ સુધી હજી પણ ચાલુ છે એટલે જે પણ પોતાની શક્તિ અનુસાર ધર્માચરણ જે કરે છે એમાં કેટલાક અગ્નિહોત્ર વગેરે પણ કરે છે વૈદિક કર્મ બાકી સૂર્ય સંસ્કાર સંધ્યા જપ વગેરે એનો ક્રમ પણ હોય જ છે શાલિગ્રામજી દરેક વલ્લભકુલના ઘરે બિરાજે છે અને એ શાલિગ્રામજીનું નિત્ય શાસ્ત્રીય વિધિથી પૂજન બધા કરતા હોય કે ન કરતા હોય પર ખાસ કરીને ચાર જયંતિ અને પ્રબોધની તે ઉત્થાપન એમ વર્ષના પાંચ દિવસ એમની શાસ્ત્રીય વિધિથી પૂજા અને એનો જન્મોત્સવ કરવામાં આવતો હોય છે અને કેટલીક પરંપરાઓ એવી છે કે જે કુલ પરંપરામાં નિત્ય પણ શાલિગ્રામજીનું પૂજન અલગથી કરવામાં આવતું જ્યાં એવું હોય છે ત્યાં શાલિગ્રામજીનું વિરાજવાનું સ્થાન જે પોતાને માથે વિરાજતા માર્ગી પ્રણાલીથી વિરાજતા તેવું સ્વરૂપ હોય એનાથી એમને અલગ પધરાવવામાં આવતા હોય છે ભલે એ જ સિંહાસન ઉપર હોય અથવા તો એ જ નિજ મંદિરમાં હોય પણ કોઈ અલગ સ્થાનમાં એ શાલિગ્રામ વિરાજતા એમને નિત્ય ઠંડા જલથી સ્નાન જે મર્યાદા માર્ગમાં પ્રણાલી છે તે અનુસાર એમને ગરમ જલથી સ્નાન શાલિગ્રામજીને કરાવવાનો નિષેધ એટલે એ શાલિગ્રામજી છે એમને ભલે શીતકાલ હોય ને ઠાકોરજી માટે આપણે ગરમ જલ કર્યું હોય પણ શાલિગ્રામજીને સ્નાન થાય તો ઠંડા જલથી જ થાય એ જે પ્રણાલી છે એ શાસ્ત્રીય વિધિના અનુસરણ માટેની છે અને બીજું શાલિગ્રામજીની સેવા અનુપનીત ન કરી શકે એટલે સ્ત્રીઓ અને જેમનો ઉપનયન સંસ્કાર ન થયા હોય એવા બાળકો હોય તો એ ઘરમાં શાલિગ્રામજીના ચરણ સ્પર્શ એમના સ્નાન આદિ ન કરી શકે એ પરંપરા હજી પણ છે એટલે ક્યારેક એવો અવસર આવી જાય કે જ્યારે બાદ હવે ઉબોએ સતો તો સેવા પ્રતંગો કે જારે કોઈ ધર્મા પુરુષ નેન જે ન હોય એવી વેપલી હજાર ન હોય તો જે કર્મચારીઓ બીજા હોય ધર્મા ત્યાજીના રૂપમાં આવેલો એ ચાલીગ્રામીના સ્થાનાધી કરાવે અને કુતિમાર્ગી પ્રણાલીથી જે બિરાજતા હોય છે રૂપે એનામે જો બધા સુના લોકો કરાવી શકે હવે આમાં આ હું એટલે કહી રહ્યો છું કે સાધન દીપિકામાં કોઈ જગ્યાએ બ્રહ્મ સંબંધનો ઉલ્લેખ નથી એના સ્થાને ગોપાલ મંત્રનો ઉલ્લેખ છે એ પણ વૈષ્ણવ મંત્ર છે એ સંદર્ભમાં એક વાત ખાતે સમજવી જોઈએ કે ગોપાલ મંત્ર એ શાસ્ત્રીય વૈષ્ણવ મંત્ર હોવાના સાથે સાથે એની પ્રસિદ્ધિ લૌકિક પારલૌકિક મનોકામનાને પૂર્ણ કરવા માટે પણ વધારે છે એટલે કોઈ એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો એના માટે ગોપાલમાં અનુષ્ઠાન પરંપરાથી લોકો કરતા આવ્યા છે અને એની વિધિ પણ શાસ્ત્રોમાં બતાવેલી છે કે આ પ્રકારનું તમને ફળ જોઈતું હોય ગોપાલ મંત્રના આ રીતે પુરુષચરણ કરવા પણ એનાથી એક વાત એ સમજવી કે જેટલા પણ નિષ્કામ અને નીતિ નૈમિતિક કર્મો શાસ્ત્રમાં કહેલા છે એને કોઈ ચાહે તો સકામ પણ એનું અનુસરણ કરી શકે અને જેટલા શુદ્ધ સકામ કહેલા છે એનું પણ નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કોઈ વ્યક્તિ ચાહે તો કરી શકે એટલે કોઈ સકામ પ્રયોગ શાસ્ત્રમાં કહેવામાં આવ્યો હોય પણ નિષ્કામ ભાવથી અગર એનું અનુષ્ઠાન કરવામાં આવે તો એ બંધનકારી થતું નથી દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ગંગાજીનું અવતરણ જ સકામતા સાથે જોડાયેલું છે સગરના પુત્રોના ઉદ્ધાર માટે એટલે ગંગાજીએ જ્યારે ભગીરથ સાથે આ વિષયની શરતો રાખી કે આવું આવું હોય તો હું આવું કરું છું ત્યારે ગંગાજીને સૌથી મોટી ચિંતા એ હતી કે સગરના પુત્રોના ઉદ્ધાર થતાની સાથે મારી પ્રસિદ્ધિ એટલી વધી જશે કે દુનિયાભરના પાપીઓ પોતાના પાપ ધોવા માટે મારા સ્નાન પાન માટે આવવા લાગશે તો મારી અંદર જે બધા પાપ આવશે એ કેમ ધોવાશે એવી ચિંતા ગંગાજીને થઈ એનું નિરાકરણ એમણે એમ કહ્યું કે પાપીઓ આવશે તેવી રીતે આપ તો પ્રભુના ચરણના જલરૂપ છો ચરણામૃત છો પામના વામના અવતારમાં ભગવાન એક ચરણ પોતાનો સ્વર્ગમાં લંબાવ્યો તે વખતે ત્યાં એ જલથી ભગવાનના ચરણારવિંદ અભિષેક થયો એટલે ગંગાજી જે છે તે પ્રભુના ચરણોદક સમાન છે તો આપના પ્રભુ સાથેનો જે સંબંધ છે એનું સ્મરણ કરીને નિષ્પાપ પવિત્ર ભક્તો છે એ પણ આપનું સેવન કરવા માટે આવશે એ ભક્તોના સંગથી આપના અંદર જે પાપ મિશ્ર થયેલા છે પાપ જે અશુદ્ધ થઈ જશે એનું નિવારણ થઈ જશે હવે જ્યારે કોઈ વ્યક્તિ ગંગાજીનું મહાત્મ્ય જાણે એમાં સગરના પુત્રોનું ચરિત્ર અને એના ગંગાજીના સ્પર્શથી એ લોકો મુક્તિ થઈ એ વાંચ્યા પછી એ મહાત્મ્યથી કોઈ ત્યાં જશે તો એ તો સકામ વ્યક્તિ હશે એ અમારા પણ પાપ ધોવાઈ જાય અમને પણ મુક્તિ મળી જાય પણ સાથે સાથે જે એ જાણશે કે આ તો પ્રભુના ચરણોદક સમાન છે પ્રભુનું ચરણામૃત તમને ગંગાજીના રૂપમાં અહીંયા જ ઉપલબ્ધ થઈ રહ્યું છે એ વ્યક્તિના અંદર સકામતા નહીં હોય એટલે ગંગા સ્નાન જે શાસ્ત્ર એમ કહે છે કે પાપ ની શુદ્ધિ માટે છે એ સકામતા છે અને એ જ ગંગા સ્નાન પ્રભુના ચરણોદકનો સ્પર્શ છે એ નિષ્કામ કે ભક્તિરૂપ થઈ ગયું જે સકામ છે એનું નિષ્કામ અનુષ્ઠાન પણ થઈ શકે છે તે જ રીતે જે શુદ્ધ નિષ્કામ કર્મ છે એનું પણ કોઈ ચાહે તો સકામ પણ કરી શકે સમજાયું તો હવે ગોપાલ મંત્ર જે છે એ તો પ્રભુનું મંત્ર છે પ્રભુના નામનું મંત્ર છે એની સાથે કેટલીક સિદ્ધિઓનું વર્ણન શાસ્ત્રમાં કરવામાં આવ્યું હોય કે તમે જો આ મંત્રનો જપ કરો તો આવું પ્રાપ્ત થાય એવું મહાત્મ્ય જાણીને કોઈ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ગોપાલ મંત્ર અનુષ્ઠાન કરે તો અનુષ્ઠાન સકામ ગણાય ભક્તિરૂપ ન ગણાય એવા વ્યક્તિને ગોપાલ મંત્રનું ફલ પણ ભક્તિરૂપ ન મળે પણ કોઈ વ્યક્તિ એ મંત્રનું પ્રભુના સ્મરણ માટે ઉપયોગ કરે એ મંત્રથી પ્રભુનું સ્મરણ કરે જેમ આપણા અષ્ટાક્ષર કે પંચાક્ષર તો તે સ્થિતિમાં એ સકામ અનુષ્ઠાન ન થયું પરંતુ પ્રભુના સ્મરણ કરવાનું ભક્તિરૂપ અનુષ્ઠાન સમજાયું ભાગવતજીનું દૃષ્ટાંત લઈ લો ભાગવત જે છે એ મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે શુદ્ધ ભક્તિભાવથી ગુરુના સ્મરણ માટે આપણે કરવું જોઈએ અન્ય કોઈ પણ હેતુ લૌકિક કે પારલૌકિક સ્થિતિ મેળવવાનું ન હોવું જોઈએ પણ પદ્મ અને સ્કંદ પુરાણમાં ભાગવતનું જે મહાત્મ્ય વર્ણવાયું છે એ મહાત્મ્યમાં તો એવું જ લખેલું છે કે ગોકર્ણ છે એ એમના ભાઈના કોઈ રીતે પણ ઉદ્ધાર નતો થતો તો ભાગવતનું સાપ્તાહિક પારાયણ કર્યું એનાથી ધુંધુકારી છે એને મુક્તિ મળી તો હવે તો એક પરંપરા જ થઈ ગઈ કોઈ પણ મરે તો એના પાછળ એને ધુંધુકારી માની લેવાનું અને એને હવે એ દ્રષ્ટિથી અગર કોઈ ભાગવતનું પારાયણ કરી રહ્યો છે સકામ થઈ જશે એ જ ભાગવતનું પ્રભુનું સ્મરણ કરવા માટે જો કરી રહ્યા છીએ તો નિષ્કામ એટલે સકામનું નિષ્કામ ભાવથી અનુષ્ઠાન અને નિષ્કામનું સકામ દ્રષ્ટિથી અનુષ્ઠાન એ વ્યક્તિની મનોકામના કે મનોભાવ કેવા છે એના ઉપર નિર્ભર કરે છે પણ એક નિયમ આપણે ત્યાં એ બતાવવામાં આવ્યો છે કે જે પણ સકામ કર્મ શાસ્ત્રમાં કહ્યા છે એ વૈષ્ણવે નહીં કરવા જોઈએ સાધન દીપિકામાં છે અહીંયા આગળ ગોપીનાથજીએ આપણને સ્પષ્ટ રૂપથી કહી દીધું છે તો એક વાત આ સમજવી જોઈએ પણ ગોપાલ મંત્રના ઉપર આ વાત એટલા માટે લાગુ નથી પડતી કે એ તો પ્રભુના સ્મરણ માટેનું નામ મંત્ર છે એ નિર્હેતુ પણ એનું પુરસ્ચરણ કે જપ કોઈ વ્યક્તિ ભક્તિભાવથી કરી શકે છે તો હવે શ્રી ગોપીનાથજી જ્યારે અહીંયા એમ આજ્ઞા કરી રહ્યા છે તો આપણે વાત સમજી શકીએ છીએ કે દ્વિજોને માટે આખી પ્રણાલી શરૂઆતથી શ્રી ગોપીનાથજી સમજાવતા આવ્યા છે કે અગર કોઈ વ્યક્તિ દ્વિજ છે એટલે શાસ્ત્રીય કર્મ વેદાધ્યયન કરવા માટેની યોગ્યતા જેની છે તે જ રીતે શાસ્ત્રીય કર્મ કરવાનો પણ અધિકાર જેને પ્રાપ્ત થયેલો છે તો એ પોતે પોતાના વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતા કરતા સાથે સાથે શાસ્ત્રીય વિધિ વિધાનોથી શાસ્ત્રીય મંત્ર દ્વારા પ્રભુનું ભજન પણ કરી શકે છે એટલે ગોપીનાથજી અહીંયા ગોપાલ મંત્રનો ઉલ્લેખ કરી રહ્યા છે બીજી દૃષ્ટિથી જો આપણે જોઈએ તમારા માટે આ વિષય થોડો કદાચ અપ્રસ્તુત હોય પણ છેડ્યો છે એટલે કહી દઈ રહ્યો છે કે શ્રી ગુસાઈજી ભક્તિહંસ ગ્રંથમાં આ વાતના સામે કંઈક થોડો વિરોધી સ્વર બતાવે છે પણ જો શ્રી ગુસાઈજી વિરચિત પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર પુષ્ટ કરવાની જે વિધિ છે એના ઉપર જો આપણે નજર કરીએ તો એમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે શુભવાર નક્ષત્ર મુહૂર્ત વગેરે જોઈને તે પછી જે ભગવત સ્વરૂપ પુષ્ટ કરવાનું છે એને પુષ્ટથી સર્વથી પુરુષરૂપ દ્વારા એમનો પ્રોક્ષણ કરવું ઋષભ જે છે એ ઋગ્વેદનો સૂટ છે અને વૈદિક મંત્ર છે હવે જે વ્યક્તિને આપણે પ્રભુ પુષ્ટ કરીને પધરાવી રહ્યા છીએ એ વ્યક્તિનું વૈદિક અધિકાર સંપન્ન હોવું જરૂરી નથી તો તેવી સ્થિતિમાં વૈદિક મંત્રથી એ સ્વરૂપને પ્રોક્ષણ કરવું અને એમાં પ્રભુના એ વૈદિક સ્વરૂપની પ્રતિષ્ઠા કરવી એ કઈ રીતે સંગત થાય સમજાયું ને તો એમાં વિવેક એ છે કે શ્રી ગુસાઈજી પણ આ વાતથી તો અજાણ નથી કેમ કે શ્રી ગુસાઈજીના જે શિષ્યવર્ગો છે એમના ઉપર દ્રષ્ટિ કરીએ તો વૈદિક પરંપરાના શિષ્યવર્ગો તો બહુ ઓછા આપણને જોવા મળશે અન્ય જે છે અદ્વિજ એવા લોકોની ભરમાર છે તે સ્થિતિમાં શ્રી ગુસાઈજી પણ એ વિવેક રાખતા હશે અગર કોઈ વૈદિક અધિકાર સંપન્ન વ્યક્તિ પુષ્ટિમાર્ગી રીતિથી સેવા કરવા ઈચ્છે તો એ ભગવત સ્વરૂપને વૈદિક મંત્રથી પ્રોક્ષણ કરવું અને પુષ્ટ કરવાનું અને જો એવો અધિકાર સંપન્ન ન હોય તો એને કેવલ ભાગવત આદિના જે મંત્રો વિધિમાં બતાવ્યા છે કેવલ એનાથી પુષ્ટ કરવા એ નિર્ણય છે એ ગુરુએ કે પુષ્ટ કરનાર વ્યક્તિએ પોતાના વિવેકથી કરવો રહે તો જે વાત ગુસાઈજી પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકારમાં એ વિવેક ગુરુના ઉપર છોડે છે તે જ વાત છે શું પણ અહીંયા તે આજ્ઞા કરી રહ્યા છે એમ સમજવું જોઈએ કે અગર ભગવત સેવા કરવા ઈચ્છનાર વ્યક્તિ વૈદિક કર્મનો અધિકારી છે તો એને ગોપાલ મંત્રની દીક્ષા લઈને પણ એ કરી શકાય છે અને અગર એવો નથી તો એ ગોપાલ મંત્રની દીક્ષાનો અધિકારી નહીં થાય કેમ કે અનુપનીત હોય કે અદ્વિજ હોય એને મંત્રની દીક્ષા આપવાની પ્રણાલી નથી તો એને પછી સાંપ્રદાયિક જે પ્રણાલી છે મહાપ્રભુજીએ આપણને બતાવ્યું છે અષ્ટાક્ષર પંચાક્ષર તેને અનુસરીને કરવું જોઈએ આ વાત આપ સમજાવી હતી અહીંયા જે અતસ્તદનુરોધેન રતિરાસો યથા ભવે તદર્થમ વર્ણમ કાર્યમ શ્રી ગોપાલ મહામંત્ર આ જે વાત કહી એમાં જે ગોપાલ મંત્રનો ઉલ્લેખ છે એને આ રીતે લેવું જોઈએ એટલે આનો મહાપ્રભુજી સાથે કોઈ વિરોધ છે અથવા બ્રહ્મ સંબંધ અને અષ્ટાક્ષર છે એને રદ કરીને એને કે ગોપીનાથજી કોઈ સ્વતંત્ર પ્રણાલી આપી રહ્યા છે એવું નહીં સમજવું જોઈએ કેમ કે મહાપ્રભુજીના ઉપદેશમાં પણ આપણને આ બંને વાતો પ્રાપ્ત તમને આ કેટલું સમજાયું હશે એ તમે જાણો પણ પ્રસંગવશ આ મેં ખાલી કહ્યું છે સંતોની જોડે આ કાર્ય જો વૈદિક અધિકાર હોય તો ગોપાલવંત્રથી એના ઉપાસના થકી કરી શકાતી તો કરવી અત્યારે પણ એ પ્રણાલી છે જ વલ્લભકુલમાં પણ એ પ્રણાલી છે જ એનો અધિકાર છે એ કરી શકે વૈષ્ણવમાં કોઈ એવો બીજ હોય અને એ વૈષ્ણવ થયો હોય તો આ ગીતે એનો મતલબ અહીંયા એવું નથી થતું કે બ્રહ્મ સંબંધને કેન્સલ કરીને આ મુખ્ય રૂપથી કહેવા માંગે છે પણ બ્રહ્મ સંબંધની સાથે સાથે પણ આ અધિકાર હોય અને તમારે પરંપરા ચાલુ હોય તો પણ એવા ઘણા લોકો અમારી પાસે આવતા હોય છે જે લોકો એમ કે છે અમને ગોપાલ મંત્રની દીક્ષા લેવી છે અમારી પરંપરામાં એ ગોપાલ મંત્ર છે નહીં પંચમ ગ્રહમાં અને એ ગ્રહની અંદર એ પરંપરા છે તો અમે એમને ત્યાં રિડાયરેક્ટ કરી દઈએ અમને જેની જેની દીક્ષા અમને નથી એ અમે કેવી રીતે આપી છે પણ કેટલાક લોકો એ પરંપરામાં નથી તેમ છતાં પણ એ દીક્ષા લેતા હોય છે જેમ શ્રી શ્યામદાદાએ ગોપાલ મંત્રીની દીક્ષા લીધી હતી એમની પાસે એ દીક્ષા છે એટલે આમાં વિકલ્પ રહે છે કોઈ વ્યક્તિ જેમ આપણે વિદ્યાપીઠમાં બચ્ચાઓ ભણે છે એ બચ્ચાઓ કંઈક વૈષ્ણવ કુલ પરંપરાવાળા નથી કોઈ શૈવ પરંપરામાં છે કોઈ અન્ય કોઈ પરંપરામાં છે બ્રાહ્મણ છે અથવા સંસ્કૃત ભણવા માટેના જિજ્ઞાસુ છે અને આપણે અહીંયા એમને એનરોલ કર્યા છે હવે એમાં આગળ કોઈ વ્યક્તિ એમ ચાહે કે મારે શાસ્ત્રીય વિધિ અનુસાર વિષ્ણુનું ભજન કરવું છે કે વૈષ્ણવ સંપ્રદાયને મારે અપનાવવો છે પુષ્ટિ માર્ગમાં એને રુચિ ન હોય તો એનો જે વર્ણાશ્રમાધિકાર છે તદુપરાંત એને વૈષ્ણવ સંપ્રદાયની શાસ્ત્રીય દીક્ષા આપી શકાય અને એ પોતે જેમાં આપણે રુચિ રાખતો એવી રીતે પ્રભુ પૂજા અર્ચના કરે તે પછી અગર કોઈને એમાંથી એવી પણ રુચિ થાય કે નહીં મારે પુષ્ટિ માર્ગની પરંપરાને પણ ઉતરવી છે તો પછી એ બ્રહ્મ અષ્ટાક્ષર વગેરે છે પ્રાસંગિક બને આ એવી વાત છે એમાં કોઈ ફરક નથી પડતો તત્વની અંદર કે એમાં વિષયમાં કોઈ ફરક નથી પડતો પદ્ધતિ અર્ચન અર્ચનની છે એ શાસ્ત્રીય વિધિ અનુસારની છે ત્યાં સ્વતંત્ર પ્રણાલી છે એટલો જ ફરક એતે ટૂક માં એટલું જ કે જે પ્રબોધની કે જયંતિના દિવસે આપણે જે વર્ષમાં 5 દિવસ જે ક્રમ કરીએ છીએ એ નિત્ય કામ કરે જે એમને ત્યાં શું છે તો ભાગવતના પૂજનમાં આપણે જે કરતા હતા તેવું જી ચાહે તો બીજું પ્રશ્ન પૂછો જો બી ઘણી બીતો ઓતો પ્રશ્ન ઉપાતની ઉપરના સવાલ આ ગણમનો મંત્રો છે શાસ્ત્રીયમાં અને જેટલા અવતારો છે એ અવતારોના પણ મંત્રો છે જે સિંહોપાસના છે વામનોપાસના છે રામોપાસના છે દરેકની ગાયત્રી પણ ભિન્ન ભિન્ન છે એટલે વિષ્ણુના પ્રાધાન્યથી વિષ્ણુના અવતારોની ઉપાસના વૈષ્ણવ ઉપાસના છે Thank એ શ્રી મહાપ્રભુજીનો સ્તોત્ર છે ત્યાં પણ આ રતિરાત શબ્દનો પ્રયોગ શ્રી ગોપીનાથજીએ કર્યો છે તો એના જ મળતા શબ્દો રતિ પ્રાદુર્ભાવ ભવતુ સતતમ શ્રી પરિવર્ઢે એ શ્રી મહાપ્રભુજીના એ પરિવર્ણાર્થ સ્તોત્રમાં ઉપલબ્ધ થાય છે અને ત્યાં પણ એ જ ભાવનાઓ છે કહેવામાં આવી છે કે જે અહીંયા ભાગવતના શ્લોકમાં કહેવામાં આવી રહ્યું છે એટલે ગોપીનાથજીનો અભિપ્રાય એ પણ હોઈ શકે એ કલ્પના કરીને એને વિકલ્પ તરીકે આપેલું છે નાયમાત્મા પ્રવચનૈ ન વિધિ न न बहुश्रुतैः लभ्यते वरणं हित्वा वृत्तं संवृणुते श्रुतेः આ પરમાત્મા વરુણ વિના ન તો પ્રવચન પ્રવચનથી ન બુદ્ધિથી કે ન તો બહુ સાંભળવાથી પ્રાપ્ત થઈ શકે છે વર્ણનો આ Protebilism. એટલે જ્યાં સુધી પરમાત્મા આપણે ચૂઝ ન કરી લે આપણો વર્ણ ન કરી લે પરમાત્મા ત્યાં ન તો પરમાત્મા આપણે પ્રવચનથી ન બુદ્ધિથી ન સાંભળવાથી ન તો એનાથી પ્રાપ્ત નથી થઈ શકતા પણ જ્યારે પરમાત્મા આપણું વર્ણ કરે છે ત્યારે જ આપણે શ્રુતિમાં પ્રસિદ્ધ છે એટલે પ્રવચન કે કરવાથી સમજવાનો પ્રયત્ન કરીએ તેનાથી આપણને પ્રાપ્ત નથી થઈ શકતું એટલે અહીંયા જે ગણાવ્યા છે એ કેવલ નમૂનાના રૂપમાં છે કહેવાનો મતલબ એ છે કે આપણા કોઈ પ્રયત્નોથી ભગવાન આપણને મળી જાય એવા ભગવાન સાધન સાધ્ય નથી એનો સેન્સ એટલે પ્રભુ જયારે આપણો વર્ણ કરે ત્યારે જ તે શક્ય છે આ વાત અહીંયા એટલા માટે કહી છે કે આગળના શ્લોકમાં એ નિરૂપણ કર્યું ને કે તદર્થમ વર્ણમ કાર્યમ શ્રી ગોપાલ મહામનો કોઈ વ્યક્તિ એમ સમજી લે કે આ રીતે મંત્ર સાધનાથી ભગવાનને આપણે વશમાં કરી શકીએ જેમ કોઈ દેવને રીઝવવા માટે કોઈ તપસ્યા વ્રત કે કરે તો એનાથી દેવને પ્રકટ થવું પડે અને ઈચ્છિત ફલ આપવું પડે એવી રીતે ગોપાલ મંત્રના અનુષ્ઠાનથી ભગવાન આપણા વશમાં થઈ જશે એવી કોઈના મનમાં ભ્રાંતિ ન રહે એટલે શ્રી ગોપીનાથજી એમ કહી રહ્યા છે કે આ ગોપાલ મંત્ર વગેરે છે પ્રભુના સ્મરણ માટે કે પ્રભુમાં આપણું મન લગાવવા માટે છે એનાથી પ્રભુ વશ થાય એવું નથી એ જ વાત શ્રી ગોપીનાથજીએ ભક્તિહંસના મંગલાચરણમાં પણ આ જ વાત કહી છે स्मृत्वा स्मृत्वा स्वीयवियोगाग्निं तापदाहो भवाम्बुधौ તત સર્વમ સમર્પ્યૈવ શ્રી ગોપાલ મનુ મનુ મનુમ શ્રેયસ મનુ શ્રેયસ શ્રેયસ હા શ્રેયસ આ ભવસાગરમાં ભગવદ વિયોગ અગ્નિદાહ સમાન છે તેથી ભગવદ વિયોગ જન્ય અગ્નિનું સ્મરણ કરીને તે વિયોગાગ્નિની નિવૃત્તિના માટે બધું પ્રભુને અર્પણ કરીને શ્રી ગોપાલ મંત્રનો આશ્રય કરવો એટલે આ જે લોક લોકવેદ જે છે એટલે જે આ બધું લૌકિક છે તેમાં બધું આપણું પ્રવણ થઈ જઈએ અને ભગવાનથી આપણે વિરુદ્ધ એટલે ઠાકોરજીનું આપણે સ્મરણ ન રહે તો એ સ્મરણ આ ભવસાગરમાં એટલે એ અગ્નિ દાહના સમાન માનવામાં આવ્યું છે તેથી ગદ્ય મંત્ર મંત્રોક્ત પ્રકારે ભગવદ વિયોગ જન જન્ય અગ્નિ નું સ્મરણ કરીને એટલે આનો આ જગત આ જે ભવસાગર છે એની અંદર ભગવ ભગવાનનો જે વિયોગ છે એ અગ્નિદાહ સમાન છે અને એ અગ્નિ એ વિયોગના નિવારણ માટે આપણે સર્વસ્વ પ્રભુને અર્પણ કરીને એ જે ગોપાલ મંત્ર છે એનો આશ્રય કરવો જોઈએ એટલે ગદ્ય મંત્રમાં જેમ આપણે પ્રભુને સમન કરાવીએ છીએ એ પ્રમાણે ગોપાલ મંત્ર નો આશ્રય લેવો છે કેવી રીતે કરાવીએ છીએ ગદ્ય મંત્રમાં શું કહીએ છીએ પ્રભુ ખોટા પડેલા આપણો દાસ શું છે જન્મ જન્મથી વિખુટા પડેલા છે એ આપણે ફરી આપણે ક્યુટ કહીએ છીએ ઠાકોરજીને કે આપણે આપણો જે સંબંધ હતો જે બહુ જ જન્મ જન્મથી અને બહુ જ કાલથી જે આપણે વિખુટા પડ્યા હતા એ હવે હું આપને તે સંબંધને હું પાછો આપણે એવું કહીએ આપણે કહી રહ્યા છીએ કે આપના સાથે જે વિયોગ છે એ વિયોગ તો મારો લાંબા સમયથી છે પણ એ વિયોગને કારણે જે દુઃખ થવું જોઈએ મને એ દુઃખનું પણ હું વિસ્મરણ કરી ગયો હું એવો છું એ વાત આપણે પ્રભુને આત્મનિવેદન વખતે જતાવીએ છીએ એને જ આત્મનિવેદન કહ્યું છે કે હું કેવો છું તિરુભાવો અહમ ત્યાં સુધીનો જે અંશ છે મંત્રનો એમાં આપણે આપણા સ્વરૂપને અને આપણી સ્થિતિને પ્રભુ સન્મુખ સ્પષ્ટ કરીએ છીએ વિયોગ થવાને કારણે જેનાથી વિયોગ થયો છે એને વિયોગજનને દુઃખ થવું જોઈએ ને પણ એ દુઃખ પણ મને થઈ નથી રહ્યું એનો પણ તિરોભાવ થઈ ગયો છે તેવો હું છું સમજાય ને એ આજ્ઞા કરે છે સ્મૃત્વા સ્વીય વિયોગાગ્નિ પોતાના અંદર જે પ્રભુ સાથેનો જે વિયોગ છે જે વિયોગ અગ્નિદાહ સમાન છે એનું સ્મરણ કરી પ્રભુને સર્વસ્વ સમર્પણ કરતા ગોપાલ મંત્ર છે એનો આશ્રય કરવો એટલે જ શ્રી ગિરધરજીના વંશની પરંપરામાં જે ગદ્ય મંત્ર છે એમાં ગોપાલ મંત્ર નથી પણ તૃતીય ઘર અને અન્ય જે ઘરો છે એમની પરંપરામાં જે ગદ્ય મંત્ર છે એની અંદર સાથે ગોપાલ મંત્રને પણ જોડી દેવામાં આવ્યું છે એ બંને મંત્ર સાથે એક ક્લબ કરેલા છે સમજાયું ગોપીજન વલ્લભ એવા શબ્દનો પ્રયોગ ત્યાં કરવામાં આવે છે ખેર એ જુદો વિષય છે પણ કહેવાનો મતલબ એ છે કે છપ્પનમાં શ્લોકમાં ગોપીનાથજી આપણને એ વાત સમજાવે છે કે ભગવત ભજનાનંદની પ્રાપ્તિ થાય તે માટે એટલે રતિરાસ જેવી રીતે સિદ્ધ થાય તે રીતે ગોપાલ બંધુને દ્વારા આપણે પ્રભુનું સ્મરણ કરવું જોઈએ પણ એ મંત્રથી જેમ કોઈ અન્ય લૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય એવી રીતે ભગવાન આપણને પ્રાપ્ત થઈ જશે એમ નહીં સમજવું જોઈએ ભગવાન તો પોતે જેનું વરણ કરે છે એને જ પ્રાપ્ત થાય છે તો તે સ્થિતિમાં હવે આપણું કર્તવ્ય શું રહે એ સમજાવે છે કે પ્રભુના સાથે આપણો જે વિયોગ થયેલો છે એ વિયોગનું સ્મરણ કરીને એ વિયોગ જે આપણને દાહ સમાન લાગે છે એ દાહ શાંત થાય તે માટે સર્વસ્વ પ્રભુને સમર્પણ કરીને ગોપાલવંત દ્વારા પ્રભુનું સ્મરણ કરતા રહ્યું પછી એ રીતે ટકી રાખવું ભજનાના બીજું કોઈ કોઈ વાક્ય એનાથી તે એક વસ્તુ હોય ને ખુશી માર્ગીય પડે ને કેમ સાહિત્ય પણ થાય પણ આ જ્ઞાન કેવી રીતે થાય ભજનાનંદ એટલે શું તે ઇન્દ્રિયોથી એટલે અલૌકિક તે ઇન્દ્રિય થઈ જાય એટલે પછી આપણે ભગવાન સાથે રહેવું એ ન થવાનું કારણ મર્યાદામાં એ ફળ નથી એવું થોડું છે મર્યાદા ભાગ ને પણ પુરુષોત્તમ સાયુજી તો છે એવું કઈ જરૂર Thank <laughs> સિસ્ટમ એટલે અહીં ગોપાલ મંત્ર એટલે આ કમ્પલસન છે કે ખાલી એના માટે એ તો આપણે જોયું ને કે દ્વિજાધિકારક છે દ્વિજ હોય તો કરી પણ શકે ચાહે તો દ્વિજ ન હોય તો ન કરે એટલે આમાં બધામાં મતલબ એ ગયું ને કે આશ્રય પણ ગોપાલ મંત્ર જ ગોપાલ મંત્ર નો આશ્રય નો મતલબ ગોપાલ મંત્ર નું સ્મરણ કરવું રટણ કરવું અને જેને આજ્ઞા મતલબ દીક્ષા હોય એને માટે યથાધિકાર લેવાનો છે દીક્ષા હોય તો કરવું જ પડે કે એવું કઈ દીક્ષા હોય તો કરવું જ જોઈએ કરવા માટે તો દીક્ષા છે ખાલી ફોકટ તો કઈ દીક્ષા હોય એ તો કહ્યું આપણે દ્વિજના અધિકારક પ્રક્રિયા બતાવી રહ્યા છે તો એમાં શાસ્ત્રીય પ્રણાલી છે તો એને અનુસરવું ને હા લઈ શકે આપણે ત્યાં એ તો કહી રહ્યો છું કે બંને મંત્રને ક્લબ કરી દેવામાં આવ્યા છે એટલે હવે પછી એની અલગ આવશ્યકતા રહી નથી ઇષ્ટમ દત્તમ તપો જપ્તમ વ્રતમ યચ્ચાત યચ્ચાત્મન પ્રિયમ દારાન સુતાન ગ્રહાન પ્રાણાન યત પરમય પરસ્મય નિવેદનમ પોતાનો વધુ ઇષ્ટ એટલે કે યજ્ઞ વગેરે અને પૂર્ત પૂર્ત એટલે કે દાન તપ જપ વ્રત વગેરે કર્મોને અને પોતાના પ્રિય એવા સ્ત્રી પુત્ર ઘર ઘર પ્રાણ વગેરેને પણ પ્રાણ ઘર પ્રાણ વગેરેને પણ ભગવત સેવાર્થે નિવેદિત કરે આગળ બધું સમર્પણ કરવાનું કહ્યું ને એવા પ્રમાણ શું તો આ શાસ્ત્રનું ભાગવતજીનું વચન આપ્યું અહીંયા આ વાત કહેવામાં આવી છે કે બધું સમર્પણ કરવું શું કરવું એની એટલે પોતાનો બધું ઇષ્ટ એટલે કે યજ્ઞ વગેરે એટલે વૈદિક કર્મો અને પૂર્ત એટલે કે દાન તપ જપ વૃત્ત વગેરે કર્મોને એટલે નિત્ય કર્મો છે નિત્ય કર્મ નિત્ય નૈમિત્તિક જે પણ કર્મો છે કરે અને એવા સ્ત્રી પુત્ર ઘર પ્રાણ વગેરેને પણ ભગવત સેવાર્થે નિવેદિત કરે અને પોતાનું સર્વસ્વ જે છે સ્ત્રી પુત્ર ઘર પ્રાણ વગેરેને બધું ઠાકોરજીને અર્પણ કરી દે એટલે અમપાન પાસે થયું ને આગળ તો એવું કીધું કે ખાલી ટ્વિટર લઈ શકે ગોપાલ ગોસ્વામી એવું કે જે દ્વિજ હોય કે બ્રાહ્મણ જે હોય એ જ કરી શકે સ્ત્રી ને ના કરી શકે આમાં તો કે છે ને પ્રિય સ્ત્રી પુત્ર બધાને જેવી રીતે આપણે બોલીએ છીએ ને કે બ્રહ્મસમન મંત્રમાં પણ આપણે બધું જ અર્પણ કરી દઈએ છીએ તો આમાં એટલે દીક્ષા હોવી થોડી જરૂરી છે એમને તો આપણે અર્પણ કરીએ છીએ ને ઠાકોરજી એટલે જે વ્યક્તિ મંત્ર દીક્ષા લઈ રહ્યો છે એ પોતાના ઘર પરિવાર સ્ત્રી વગેરે પ્રભુને નિવેદિત કરે કે આ બધામાં મારા સમજતો હતો તે આપના સેવાર્થે છે એ તો કરી શકે ને કદાચ સ્ત્રી સ્વતંત્ર રીતે પોતે મંત્ર દીક્ષા ન લઈ શકે પણ જે મંત્ર દીક્ષા લઈ રહ્યો છે એ પોતાના પરિવારજનોને તો પ્રભુને સમર્પણ કરી શકે ગુલવાત એ છે અહીંયા કે આપણે ત્યાં જે મંત્ર છે આત્મનિવેદન એમાં ગદ્ય અને પંચાક્ષર બે ભાગ છે ગદ્ય જે છે એ મંત્ર નથી મંત્ર તો પંચાક્ષર છે ગતિ તો છે એ દીક્ષા લેનાર વ્યક્તિની પોતાની પ્રતિજ્ઞા છે કે હું કૃષ્ણનો થઈ રહ્યો છું તો એ થવા પાછળ મારા મનના મનોભાવ શું છે એનું નિવેદન એ પોતે પ્રભુને સન્મુખ કરે છે એ જ નિવેદનનો ભાવ પોતાના મનમાં રાખીને કોઈ પંચાક્ષર ન કરીને કોઈ અન્ય કૃષ્ણ મંત્ર છે એના દ્વારા નિવેદન કરે તો પણ થઈ શકે એવી રીતે પણ જેવી રીતે અહીંયા સમર્પણ કરી દઈએ પણ એમાંથી કોઈ પણ એક ઠાકોરજીને સેવાને ઈચ્છતું ના હોય તો પછી એ આપણે કેવું ઉચિત છે કે હું સર્વસ્વનું મારો સમર્પણ કરું છું એ તો જરૂરી છે એટલા માટે કે એ એમનું નિવેદન આપણે આપણા સંબંધથી કરી રહ્યા છીએ જો એમને આપણે પ્રભુને નિવેદિત ન કરીએ કે જેમના અંદર આપણી મમતા રહેલી છે તો આપણું નિવેદન પણ અધૂરું થયું ગણાય જેમની જેમની સાથે આપણા સંબંધ છે એમને પણ યાદ કરીને આપણે પ્રભુ સાથે એમને જોડીએ છીએ એમના અંદર એ જાતની સભાનતા ન હોય એવી પ્રભુ સેવામાં તત્પરતા ન હોય તો એ જાણે બહિર્મુખ તરીકે એમનું નિવેદન થાય નાલાયક લાયક બધા <laughs> કમ્પલસરી મમતા આપણી છે તો થાય મારી મમતા ના રહે કે મને એ લોકો ચિંતા ના થાય હું કરું પણ વડના છે ને <laughs> તમને શું લાગે છે આવો આશય છે તમારા પ્રશ્નનો કને બધાને એક્સચેન્જ કર્યું એમના ક્વેશ્ચનને કે ભાઈ આની એના પરથી જ મને આઈડિયા આવ્યો કે આવું બી જેની અંદર પણ આપણી મમતા છે એનું નિવેદન થવું જોઈએ એમાં એ વિચારણી નથી કે પ્રભુ લાયક છે કે નહીં વિરોધી છે કે અનુકૂળ છે એના સાથે એને કોઈ સરોકાર નથી નિવેદનને એના સાથે કોઈ સંબંધ નથી સમજાય તો અહીંયા સુધીનો આપણો इति भागवतान धर्मान आप થઈ ગયું છે 60 હું આપો બાકી તો આ પ્રકારે ભાગવત ધર્મને જાણીને તેનાથી ઉત્પન્ન થયેલ ભક્તિથી નારાયણમાં પરાયણ થઈને ભક્ત દુસ્તર માયાને પણ ઝડપથી તરી જાય છે આ વાત યોગેશ્વરે ભાગવતમાં કહેલી છે ભક્તિ માર્ગ અનુસાર ભગવાનનું જે ભજન કરે છે એ કલિકાલના દોષને પાર કરીને ઉત્તમ પદવીને પ્રાપ્ત કરે છે અહીંયા સુધીનો આ પ્રકરણ છે આ બહુ સરળ વિષય છે એટલે એકસઠમી કારિકા સુધી આપણું જે એમાં અવલોકન છે આવર્તન થઈ કાલથી નવીન વિષય શરૂ થશે એવું એવું જ છે